એ સાંભળ્યું ચૂપ જોતી નથી હમણાં હું કાગળિયામાં ડાચું ગાલી લખું છું તે દીઠા મોટા કવિ થઈ નીકળ્યા છો તે દમ મારોમાં હા તું કવિ પત્ની છો એટલે તું મને દમ મારીશ તે હું સાંખી લઈશ એમ પણ આમાં દમ મારવાની વાત ક્યાં છે હવે ગગાની બહુ મોટી થઈ તે લગ્નનું મુહૂર્ત જોડાવો ને મુહૂર્તનું શું કામ છે કરી નાખો લગ્ન પણ પૈસા વિના લગ્ન કેમ થાય પૈસા પૈસા શું કરે છે પૈસાથી જ કઈ લગ્ન થતા હશે ત્યારે માંડવો કોણ બાંધશે સુખડીની સામગ્રી ક્યાંથી આવશે શાકભાજી કોણ લાવશે વહુને માટે દાગીના ક્યાંથી કરાશે કલ્પનામાંથી કવિના ભેજામાંથી કવિની કવિતામાંથી એટલે એટલે શું કવિ અખાએ સીતારામના લગ્ન કર્યા પૈસાથી કે કવિતાથી કવિ ભોજા ભગતે નર દમયંતીને પરણાવ્યા પૈસાથી કે કવિતાથી કવિ તુલસીદાસે નરસિંહ મહેતાનું મામેરું કર્યું પૈસાથી કે કવિતાથી ને કવિ શામળે ઓખા અને અનિરુદ્ધના વિવાહ કર્યા તે પૈસાથી કે કવિતાથી કવિ પત્ની થઈને સાદી અક્કલ પણ વાગતી નથી એવી કવિતાથી મારે કે વહુ નહીં આવે વહુ કેમ ના આવે સુખડી કેટલી જોઈએ બોલ મનના હિસાબ ના કરતી ખાંડીથી વાત કર શાકભાજી કેટલી ખાંડીની વાત ના કરીશ અંડરવેટ ને ટન કેટલા બોલી દેજે મંડપ બાંધવા મેદાનો આવશે ને દાગીના કુબેર ભંડારી લાવશે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને બોલાવીશ મારા ગગાની કવિતાના લગ્નમાં દુનિયા દંગ થઈ જશે પ્રેમાનંદ દાચું ફાડી જોશે દયારામ ધ્રુસકે ધ્રુસકે રડશે પણ મારા ગગાના લગ્ન અવશ્ય થશે કવિતામાં કવિતામાં કવિતામાં કવિ જાદર હું કેવો જાપુદેત છું કવિ જાદર હું કેવો જાપુદેત છું જન્મ લેવાના નંબરમાં હું થોડો લેટ છું

मारी काला मने झटके जगत माँ मारी कलम ने झटके जगत माँ धरती कंप था बहुतार माँ धड़ा धड़ा धड़ा धूम धड़ा धड़ा धड़ा धूम धड़ा धड़ा धड़ा धूम धूम धूम कविता ने हूँ क्राफर्ड मार्केट छू खेती जला हूँ घास કવિ જાદર શું કેવો જાતું દેત છું કવિ જાદર રાખો રાખો ગાફલેટ થી આવ્યા છો કે ગાફલેટ થી આવ્યા છો હાય હાય આ મારા પતિ તે કેવા કવિ છે ગાફલેટ કવિ